વ્યાકુળતા રહ્યા કરે તો નહીં નિરાકુળતા શું નિરાકુળતા હૃદય ચંચળતા વગરનું શું ચંચળતા વગરનું હું ચંચળતા વાળી માનસિક શું કે મસ્તી કહેવાય મસ્તી મસ્તી માં આવે એટલે ઘેર માં આવી જાય પછી ઉતરી જાય પછી મસ્તી એ તો તેવો તેવો સનાતન સુખ જાય નહીં જોવાની આજ્ઞા પાડે એ તો જાય નહીં જાય છે મન નું મન ગુજેલું હોય દાડો વરે ઘેર કોઈ પોતાને ના રહીને શું કહે મોટું ને કોણ ઘરાકી મોકલો છો મોકલતા હશે તમે કઈ મોકલવા જાવ કહેવા જાવ છો એમ કે ભગવાન મોકલતા હા એ ગેપ બે કયા ટમાટર મતલબ મોકલો જાય તો સારું કે છે બીજાને ત્યાં જાય તો સારું જવાબ ના જાય બીજાને જવા જોઈએ એટલે ભગવાન આપણે બગડતો નથી બધું હોય એમ ફોલ તમારી જે સમજાય તમે આ ભાવનો પુણ્ય ભરેલ હોય તો આવતા ભાવ બધા સગવડ બધી તમે બળી આવે અને ઘરાક બધા આવે અને પાપ કર્યો હોય તો ઘરાક માટી સારી હોય તો ઘરાક ના આવે તમારે પુણ્ય પાપનો ભોગવવાનો કર્મ ભોગવવાનો માણસ ની બે મોટર છે એક મોટર માં આવે છે એક મોટર માં નથી આવતા તો એનું શું કારણ તમારું કર્મ ઉદય તમારા કર્મ ઉદય અને મોટર નું સાયન્ટિફિક સતર છે એવિડન્સ આ ભૂમિકા માં આ ભૂમિકા નહીં આવે આ બેઠા છો ને બધા સંજોગો હું ભેગો થયો નિર્માણ થઈ ગયું ત્યાં બેઠા તો અહીં આવવું પડ્યું એટલે બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય આપણે લોકો નથી કહેતા તમારી કઈ પૂરી પડી આ પૂરી પંચીને સંજોગ સંજોગો હાર નથી કે સંજોગો હાર નથી પણ હાર નથી એટલે જ દાદા કહેવામાં આવે છે કે વિધાત્રીના જે લેખ લખેલા છે જે નિમિત્તે જે થવાનું છે એ જ થતું છે તમે પછી જો તો ની અંદર બંધ થઈને બેસી રહો તો બી આત્મા જતો રહેવાનો છે કે છે વિધાતા જે લખેલા છે તે પ્રમાણે થવાનું છે ના ના એવું પ્રમાણે થતું હોય તો કામ થઈ જાય લોકો તો તો પછી આ મજા હતી બે તો ચિંતા કરવાની જરૂર છે પછી જે આમ ને મોસ્ટલી ડર હોય તો પછી લેખ લખ્યા પ્રમાણે થતું હોય તો વાંચો ઉઘાડી હોય તો મોટરમાં વાંચ બંધ હોય કહીશું ચલાવવામાં બીજા થવાનું આંખે બંધ હોય તો તમારે કેમ થતું આ તો શું કાયદો છે કે બંધ વખત તમે ચડાવો અને જે બનવાનું છે બનશે એવું ના માનશો કે છે જુગારી વખત ચડાવો અને સાવધાની પૂર્વક ચડાવો પછી થયું ચલાવતા પછી થયું એ વિધાતા લેખ આ તો બધા વિધાતા લેખ એ ચાલ્યું પણ એ બરાબર છે ચાલનારો માણસ પણ ઠોકાઈ જાય એક્સિડન્ટ થઈ જાય સામાન્ય ભૂલ હોય તો ખેતી ને ચાલનારો હોય તો હોય ને તો તમારી ભૂલથી છે નહીં તો વિધિનો લેખ વગેરે ને આવે આપણે પંદર કે ચાલીએ ગોટાળા લાવીએ ના ચાલે એટલે માટે તો ચાર સૂટ ને બધી ખર્ચલા રંગ કરી રાખવી પડે વિધિના લેખમાં આવશે કે છે હું યાર નહીં અને લખ્યા કરીએ નામાં બિલ્લા આપીએ એને કે દાડો ભરતો છે બારી મોટો રાખીએ પછી ના આવે તો ભગવાન ના લેખ પ્રમાણે કેમ લાગે કઈ કાયદો હોય ના હોય એવું છે ને માણસ ઘણી વખત મન અને દમથી ખૂબ મહેનતો કરે ખૂબ પ્રયત્ન કરે છતાંય એને એનું પ્રાપ્ત મળતું નથી કેટલીક વખત માણસ એવા પણ હોય છે કે જે એમ કે બેકાળજીથી જ તેનું કામ કર્યા કરતો હોય તો એ તેનું પરમ એટલું એ હોય કે તેને મળતું હોય ને હેલો એનાથી કરતો એને ના મળે કોઈ માણસ બહુ મહેનત કરે કાળજી રાખી તો એને કશું ના મળે ને પોતે બેકાળજીથી કરે તો એને મળી જાય હા મિત્ર જેને જોડે હોય કોણ મિત્ર જોડે હોય તે સિંહ લોકો સિંહની વસ્તીમાં રહીને ચાલુ જાય તો એને સિંહ નામ ના દે તે કે સિંહ ઉગી ગયા ભાઈ અને પાપરૂપી મિત્ર હોય તે જીવની તો હોય નહીં તો અધ્યાય બોલે એટલે પુણ્યરૂપી મિત્ર જોડે છે આ પુણ્ય આધારે તો તમને સગવડ બધી મળી મધુરમ સગવડ વધારે બોલે તમે આપણને આપણને તારે એ તમારે પુણ્ય કરણ તાર ગયા ફોન કરે ને તેથી આ તમને મોટર પર બેઠા સ્ટેજ તરીકે બોલે ના કામ કરવું પડે તો જાતે કામ કરવું ને જાતે કામ કરતો અને આ ભાઈ ફૂલ એટલે શું જગત ને સુખ જોઈતું હોય પૂર્ણ કરવું જોઈએ કરવું હોય તો જગત ના લોકોને સુખ આપો અને ડેબિટ કરવું હશે જગતના લોકોને દુઃખ આપવું જીવ માત્ર દુઃખ આપવું એને ડેબિટ થાય છે જીવ માત્ર સુખ આપવું તેને ક્રેડિટ થાય છે તમે મેળ પડે છે તારો મેળ પડ્યો થોડો હવે શું બાકી બંધ બોલ અહીં તો બહુ બધો વધારે થતો તો અહીં કહેવાય એને નિકાલ કરી આપીએ બરું બધું કેમનો નિકાલ હા તમે પૂછવાનું નિકાલે સમાધાન કર્યા હતા એમને કહ્યું નાના આવી ગયા ગમે તે નાચના હોય તો શું વાંધો અમારી પાસે સંકોચ ના રાખવો તો ચાલે પોતાની નાચી રાખો સંકોચ ના રાખવો તો ચાલે તમારું મને કહે છે કણીસા કણીસા ખંભાત કણીસા કણીસા પટેલ ભાઈ પૂછ્યું છે સિમંદર સ્વામી એક જ મહાવીર સ્વામી સિમંદર સ્વામી એ મહાવીર સ્વામી ના હા હયાત છે મહાવીર નિર્માણ કરી ગયા હા હયાત પોતાના તીર્થંકર ભાઈ સ્વામી ભગવાને કેટલામાંથી શું કહ્યું તીર્થંકર મોહનદાસ સ્વામી જે તીર્થંકર બીજા બીજા હાઈ હોય ચોવીસ તીર્થંકર હોય મારે ચોવીસમાં બીજા ક્ષેત્રના છે અત્યારે તો છે એટલે એમના થકી આપડે કામ લેવાનું બીજા બીજા ક્ષેત્ર એટલે કયા ક્ષેત્રમાં તમે કહેવા માંગો મહાવિનય ક્ષેત્રમાં મહાવિનય મહાવિનય એટલે ભારતખંડમાં ક્ષેત્ર એ ભારતખંડમાં કહેવાય ના બહુ ક્ષેત્ર છે ને એટલે અહીંયા આગળ બધા તીર્થંકરો નહીં થાય આવે બીજા ક્ષેત્રમાં તીર્થંકરો કામ લેવું પડે એટલે એમની જોડે આપણે અનુસંધાન અને આપણે અહીંથી આ જ્ઞાન લીધા પછી એ ક્ષેત્રમાં જવું પડશે ને એમની પાસે જ બેસવું પડશે કારણ કે હજુ એક લાખ સવા લાખ વર્ષ રહેવાના છે જોઈએ દોઢ લાખ ની આયુષ થઈ ગયું છે આયુષ બહુ મોટું વખત છે વૈજ્ઞાનિક જે વાતાવરણ જ ના થાય ચંદ્રલોકો સુધી જઈ ચંદ્રલોક સુધી જઈ શકે તો ચંદ્રલોક નો હિસાબ જ નાખે આપણા આપણે સતત ના થાય આપણે જ્ઞાનીઓ એને જાણી શકે બીજા કોઈ કામ ખાલી હા અમારા શું બોલે નહીં તો લાભ થઈ જાય દાદા ભગવાન સાક્ષી નમસ્કાર કરું તો ફળ મળી જ જાય સરસ ફળ મળે ભક્ત જ ફળ સીધું દરજ નમસ્કાર ના પહોંચે મહાવીર સ્વામી તો નિર્વાણ થઈ ગયા એટલે મોટમાં પહોંચી ગયા એટલે અત્યારે નિર્વાણ થયા નથી તમે એમને ટિફિન તમે પસંદ ભોગવી કેવી રીતે કહી શકો આપ કેવી રીતે કહી શકો કે ટિફિન કરશે જ્ઞાની પુરુષ બધું કહી શકે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ શું છે એનું કામ નથી આંખની દ્રષ્ટિનું કામ નથી એ તો બીજી દ્રષ્ટિનું કામ જ્ઞાની કરી શકે જેના બુદ્ધિનો કામ જ નહીં બુદ્ધિવાળા જ્ઞાનીઓનું કામ જ નહીં બુદ્ધિનો જ્ઞાની કરી શકે જન્મ પતી જાય અને તમે કહો આપણે એમનું જ કામ લેવાનું તો આપણે મહાબીર જન્મવાનું ભાઈ પૂછે છે આપણો આ જન્મ પતી જાય એટલે મહાવીર ક્ષેત્ર એમની પાસે અમારી જો આજ્ઞા પાડે ને તો મહાવીર ક્ષેત્રમાં જે ક્ષેત્ર ખેંચી લે તમારે જવું ના પડે ક્ષેત્ર ખેંચી લે જેનો સ્વભાવ એ ક્ષેત્રના લાયક થઈ જાય એને ક્ષેત્ર ખેંચી લે અને એ ક્ષેત્રમાં જે સભા પહેલા નાલાયક હોય તેના માટે લાયકાત ના થાય એ ક્ષેત્ર અહીંયા આવે રાગ ને દ્વેષ એ સર રીપુ કહેવાય સર રીપુ રીપુ એટલે દુશ્મન કહેવાય સર્ટિફિકેટ જેને જીત્યા એનો નમસ્કાર એ પછી ગમે તે હોય ગમે તે શ્રેણીનો હોય ગમે તે દેશનો હોય ગમે તે ભૂમિકાનો હોય તેનો નમસ્કાર એમ કે છે કે દરેક દેશના લોકો કે અમારો ધર્મ સાચો છે ને અમારા ભગવાન સાચા છે અને બીજા ક્યાંય બીજા કોઈ સાચા નથી હવે સાચું શું માનવું કયા સાચા બધાના સાચા છે જે કહે છે ને આપણે શું કેવું છે તમારા અમારા કરતા સારો ધર્મ છે એવું કહીએ તો સંતોષ થાય ભગવાન દરેક પોતાનો જે ધર્મ સાચો છે એવું જાણે તો જ એક ધર્મ શકે ને શકે છે રીતે શકે ખરો સાચો તો છે એમ કે મારો સાચો તમારો સાચો લાગે અને પોતાનો આગળ ન ધરે સાચો તદ્દન સાચો બરાબર ને દરેક એમ કે તમારો સાચો છે જરૂર પોતાનો આગળ ના ધરે કે તદ્દન સાચો આપણે તો એવું જ કેવું કે તમારો એક તમારા કરતા અમારો ધર્મ છે તમે આવું છે ટકારી જતો રહે એવા બધા રિલેટિવ ધર્મો છે એનો ગુણ સાચા તો છે જ નહીં પણ ખોટાય નથી તારે દાતા છે સરકાર નથી શું કહ્યું દાતા છે પણ સરકાર નથી એક એક first standard second standard third standard એ બધું સ્ટેન્ડર્ડ વાળું અને આ છે તે રિયલ ધર્મ છે રિલેટિવ રિયલ એટલે આ કઈ ધર્મ ક્યારે પણ હોઈ શકતો કારણ સંતાદન થાય એવું ધર્મ જ ના થાય એટલે આખી દુનિયા ચિંતા આ તો ભય ના થાય એવો જ માર્ગ આવેલો ને કે એ બધું પડે એટલે હરીફમાં ઉતારેલો માણસ જે કઈ પુણ્ય કે એ કરે છે એનું ફળ એને ક્યારે મળે છે આપણો આબો આપણો હોય એને માળ આવ્યો હોય અને પછી દસ દાડા પછી આપણે તો મહેમાન આવે તો અમારે કઈ ભાઈ કેરીઓ અમને પાકી આવતું અમારે મહેમાન આવ્યા છે તો આપે ખરો ના તમે કાળ પાકે તારે કાપી રાખી દેવી આપી દીધી એવા પુણ્ય નું છે તે બીજ પડ્યું ત્યારે કાળ પાકે તારે ફળ આપવા માટે સમજ એટલે પુણ્ય ને પાપ નો કાળ પાકે ક્યારે પચાસ કોઈ પચાસ પાંચસો વચ્ચે હો વચ્ચે એ પાકે છે તારે ફળ આપવા એ તરત તરત પાકે તરત તો ના પાકે પણ અમુક એનું હોય વર્ષ ની મુદત તો હોય ને જેવી રીતે આંબાના કે મોર આવ્યો અને ચાર મહિને કે છ મહિને એની કેરી બને ને પાકે તેવી રીતે એમ કે માણસ પુણ્ય કરે કે કર્મ કરે વર્ષો એમ કે ટાઈમ નું પાકવાના ટાઈમ નું કઈ નિયમ તો હશે ને જેને પુણ્ય બહુ બહુ ભાવથી કર્યું હોય તે જરા મોડું પાકે ઓછા ભાવથી કર્યું બધું પાકી જાય એટલે ઓછા ભાવથી કરવા જેવું ખરું ઓછા ભાવથી કરવા ભાવ રાખીને ના ઓછા ભાવ કાગળ શું હોય મીઠું હોય દુનિયામાં નુકસાનથી શું કહું હું કેવી રીતે લાઈનમાં જતું જાય છે આપણે ચોપડી એવો પુણ્ય પાકવામાં કઈ ક્રમ હશે ને કે આ પુણ્ય નું ફળ આશ્ચર્ય પાકે આ ફલાણા પુણ્ય નું પણ પછી પાકે એવું કઈ કર્મ ક્રમ હશે જરા સમજાવો હા એ તો બધા અમુક ટાઈપ થાય બાકી જાય આ જેમ ઝાડ ઉપર હોય છે તે ઝાડના કેટલાક ઝાડ ઝાડોનો નિયમ હોય છે કે દસ સાલ બાર મહિને કેરી આયા કરતી હોય તે બાર મહિને જન્મ પામે જ કેરી તો હવે એ રીતે કેટલાક નવ મહિને ફળ આપે છે કેટલાક છ મહિને ફળ આપે છે એ દરેકનું ફળ આપવાની એ જુદી જુદી ટાઈમ હોય એ બધા કરના ફળ એ જુદા જુદા આધાર કર્મ કરનાર ઉપર આધાર રાખે છે કરનાર બહુ અહંકારી હોય તો એ ફળ મોડું આવે તો પછી આવે ચીજનું બસ લાભ જેવું આવે એટલે આ બધા જેવું તમે જેવા ભાવે કરો ને તેવા ભાવે જઈ આવે તેવા ભાવે ફળ આપે મુંબઈમાં સારો ઉઠાવાળો હોય કાંઈ ગુનો હોય કાંઈ તું શું કાયદો પાંચસો માણસ લઈ અને ત્યાં હાડા કેરા કે રાતે હાડા કેરા ગયો અને તું બોલાવું ચંદુલાલ તારો ફ્રેન્ડ થતો હોય તું કાયદો પાંચસો માસ હોય તું બોલાવું ચંદુલાલ પાણી ઉગાડો રાતે તમે વિચાર કરો કે ત્યાં શું જવાનું ચંદુલાલ પાણી ઉગાડે ભક્તો નથી કે પાછા જવાયો કે આવો પધારો નથી કહેવાતો સમજણ છે ને આપણા પહોંચ્યા છે આવો બધા કે તો બિહાર આપણને પણ મનમાં શું થાય કે અત્યારે કે ટીમમાં એ પૂછ્યા તારો આવો પ્રજાવ એટલે આવે છે કહેવાય મનમાં શું થાય કે અત્યારે કઈ ટીમમાં એ પૂછ્યા આવો જે પૂછા કરે ને તો કર્યું ઘેર એવું થાય અને ભાઈ આવો એમ કેતા હોય અને બેન છે તે એમ વિચારે કે આ મારા અત્યારે કાંઈ એમની માટે રાંધવાનું નહીં કરવાનું કે એમ બોલાયા તો ખરા જે રાતે રહેવાના છે કાલે બે બધા રહેશે ખરા ને આપણે આવો બધો પાપ પહોંચીએ તો કેટલા ફરક કેવું આપણે તે શું કરવું પડે જે ને માનતા હોય તે ને પણ માફી માગી દે કે ભગવાન મારા જે આવું અવરું થઈ ગયું તો માફી માગું છું ફરી નહીં કરું અત્યારે આવ્યો છે એ મારા માથા પર છે પછી પાછા આપણે પૂછીએ પેલો પૂછે કરી જરા ચા દાખલો આપવાની જરૂર છે ઉભું થાય છે ને દાદા દાખલો આપો કે ભાઈ મનમાં એમ કટાળો મોડું કર્યું આવી ગયા એમ કહ્યું દાખલો આપીને સમજાવો કે મનમાં એમ થઈ કે આ ક્યાંથી આવ્યા તો એનું ફળ શું આવે પરિણામ શું આવે એનું એને જરા સમજાવો ક્રમથી આ મનમાં ભાવ થાય કે અત્યારે ક્યાંથી આવ્યો હવે એ કોઈ જતા રહ્યા નથી આપણા મનમાં ભાવ કર્યા અને આપણે કાઢી દઈએ નહીં પછી આપણે શું કહીએ કે ભાઈ ચા બધા આપણે સંસ્કારીમાં હોય ને કે ભાઈ ભાઈ ચા પણ એ શું કે અત્યારે રવા બધું ચા અત્યારે ખીચડી કરી બનાવો એટલે નહીં તો પાન તો પાન એટલે આ ખવડા છે પીવડા ખોટા કર્મ વધી રહ્યા છે ચાલ્યો ચાલીસ હવે પીડા છોકરા કર્મ રહે બહુ વિદાઉટમાં પહેલા પીડા ખોટા ખોટા મળે છે એટલે પહેલી જ જવાનું છે તો આપણે સારું કરી નાખીએ શું ખોટું ઘણા આગળ થોડી કરી સમજ પડી ગઈ તમે જે ભણવું ફળ ભણ્યું ને તમે કેવી રીતે ડેવલપ થાય કણું કરવું ફળ બીજ નાખ્યું તો એક બીજ માંથી વૃક્ષ થયા ફળ આવે કે એનું ડેવલપમેન્ટ કેવી રીતના થાય છે ડેવલપમેન્ટ છે ને આપણે જમીનમાં રોપીએ અને એનો ટાઈમ થાય એટલે ફણગો મારે મારે ના મારે પાણી કરી આવ્યું ફણગો પણ મારી આવ્યો આનું કારણ કે પાણી અંદર પાણી ગરમી બધું થાય પાણી ગરમી બધું ભેગું થાય સંજોગો એટલે એના ખોરાક ના બધા સંજોગો ભેગા થયા એ બીજને પ્રકાશ થવાના બીજને ડેવલપ થવાના ગુણો બધા ભેગા થયા પાણી ભેગું થયું જમીન ભેગી થઈ તાપ ભેગો થયો ધંધો મારે પછી એ બધું થતું જાય જાણે કામ સંજોગો મળ્યા કરે એટલે મોટું થતું જાય પછી પાંદડા કાંકરો કણ કરી આવે ઘણા તો થોડો ફળ ના આવે પણ પાંદડા આવે ને પણ પાંદડા એના જ આકારનો કોણ કરી આપ્યો બીજમાં એ ગુણ હતો બધું લઈને આવ્યો છે બીજમાં દરેક વસ્તુ બીજી અંદર જ છે પ્રગટ થવાની બાકી અને પછી આ પાંદડો નીકળે અને પછી નારિયેલ રહે વિસ્તાર આપણે લોસી દે અક્કલના કોઠા આ નારિયેલ પાણી કોણે ભર્યું ભગવાન જ કર્યું જમાને અક્કલો કોઠો તમારે નવરત જ પાણી કરવા માટે આજે ના કોઠરા આ બધે માંગલા આવશે કેટલું બધું બધું બધું હશે જ થઈ ગયું તમે એવું